નમો હરિયંતાણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયણમ સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ પાવપણાસણો મંગલાણમ ચ સવેસી પટમામ સવાઈ મંગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ